પંદર સાત ત્યાંસી માટુંગા માણેકલાલ હોલ દેખાડો એને કોઈ માણસની જરૂર હોય તો ત્યાં બેસીને વાતચીત કરો કેમ છે ભાઈ તબિયત પણ એ તો હા એ તો પરોપકાર કહેવાય કેવું મારા મારા છે તે ઓબ્લાઇઝિંગ મારે એની જોડે કઈ અપેક્ષા નથી કઈ લેવાની પટેલ ને સુનીભાઈ પટેલ ને ખરેખર સુનીભાઈ છો નામ રૂપ મીઠે છે ભાઈ નામ રૂપ બધું મિથ્યા છે આપણે જે સામે સામે બેઠા છીએ ને તે અંતરમાં બેઠેલો આવિર્ભાવ પામેલો ઈશ્વર છે જેમ આપણે ભગવાન કીધું તમને અંતરમાં આવિર્ભાવ પામેલો ઈશ્વર છે પામી ગયો છે મને મને માં પામી ગયો છે પાંચ વર્ષની ઉંમરે પાંચ વર્ષની ઉંમરે પામી ગયો છે હું પાંચ વર્ષમાં અહીંયા મુંબઈમાં આવ્યો ને ત્યારે દાદા કે વસંતમાં જન્મ મને એવું મુસલમાન ઉપાડી ગયા પરમાત્મા કરે છે આપણે તો પરમાત્મા નિષ્કામ આનંદ ની ખાતર આનંદ ની ખાતર કરવાનું આનંદ ની ખાતર આનંદ ની ખાતર પરમાત્મા આનંદ હોય ને તો પછી એને કરવાની જરૂર છે કરવાની જરૂર નથી તો આપણે દિવસ સંસારમાં રહીએ છીએ સંસારમાં પછી નિર્ણય બિંદુથી કામ ના પડે સંસારમાં આપણે બેઠા છીએ હા બોલો આપણે સંસારમાં બેઠા હોઈએ એટલે એમ ડિસ્કાઉન્ટ થઈને આપણે ના તો ઉત્તમતા કરો છો ઉત્તમતા કરો એથી ઉત્તમ આગળ જવું છે સારું છે આ કામ કરવું ઉત્તમ કરો આમાં આગળ બસ બસ બસ બસ મને કે તમે જાઓ દાદા પાસે થોડી વાત કરો તમારી આપણી ઉંમર સરખી છે મારી બી બોતેર ઉંમર છે અને જીવનમાં બધા રંગરોગડા જોયા છે બધા હું કરું છું એનાથી આગળનો રસ્તો લેવા માટે આવ્યો છું મને મારા તમે કબજે છો વાણિયા છો હા એ નથી લેવા આવતા હતા શું કે હતું પાંચ વર્ષની ઉમરે કરો પાંચ વર્ષની ઉમરે હમણાં નહીં પાંચ વર્ષની ઉમરે કરો પાંચ વર્ષની ઉમરે સત્તા થઈ ગયો છે ભગવાન નો સાક્ષાત્કાર પાંચ વર્ષની ઉંમર થી ત્યારે થઈ ગયો છે તે કેવો સાક્ષાત થયો એમ થયું હતું કે આફ્રિકામાં મારો જન્મ થયો હતો તે ભણવા માટે એ જયારે હમણાં મારી બોતેર વર્ષની ઉંમર છે આ છે તારું છે કે મને ખબર નથી આ શરીર તારું હોય હા મારું આપનો તું નહીં ને તું આપનો તું કે હાથ તારા છે હાથ મારા છે હા તું આપનો નહીં આપ તારા છે આ શરીર તારો છે માથું તારું છે વાંકો તારું છે વાત સ્વામી તારા છે તારો નહીં બીજું તારું બીજું તારું છે આ બધું મારું જ છે મારું નથી પણ એમ પણ કહી શકાય મારું નથી એમ પણ કહી શકાય મારું છે કયું છે આખું શરીર આખું શરીર આખું શરીર છે પોતે મન છું મારું છે બનાવી શકું છું મન મન મારું મનને મનાવી શકું છું મનને કહી શકું છું મન મારું છે બુદ્ધિ તારી છે બુદ્ધિ તારી છે હું બુદ્ધિ નથી હું બુદ્ધિ નથી બુદ્ધિ તારી બુદ્ધિ નહીં વગેરે છે સુધરે છે અને બુદ્ધિ તારી છે પણ ચેત તારું છે કે મારું જીત જીત જે ભટકવા જાય તે સારું છે કેળવી શકાય છે કેળવી શકાય છે હા અહંકાર અહંકાર તું છું પણ અહંકાર તારો છે કેટલું જવાબ હોય તારો કે હું અહંકાર છું અહંકાર મારો છે તારો અહંકાર વધે છે ઘટી જાય એવું બને છે તે અહંકાર તારો છે તું અહંકાર છું શું બોલ્યું અહંકાર ખુબ છો કે અહંકાર સારો મારો આ બધાનો માલિક તું આ બધાનો માલિક એ તું પોતે આત્મા અને આ જે માલકીની વસ્તુ છે શરીર ને આ બે સમજાય છે ને આત્મા દહીનો ભેદ શરીર બધું વિનાશી મન બુદ્ધિ શરીર ઇન્દ્રિયો વળી વાંચો અને આ એના વિનાશી માય વિનાશી સમજે કરે કરે આય વિધાઉટ માય ઇઝ આત્મા આય વિધાઉટ માય ઇઝ આત્મા આય વિથ માય એ શરીર થોડું થોડું સમજાયું થોડું થોડું સમજાયું અહીંયા આવતો રહે છે બધા આવતો કેટલી એકવીસ એકવીસ જ્યારે કરી શાદી શાદી ક્યારે કરી ક્યારે કરી થોડી ખબર મને શું ખબર ક્યારે મને ખબર નથી ક્યારે થશે કચરા છે કચરો સૌરાષ્ટ્ર સુરત સુરત ક્યાં જવાની ભરૂચ ના ખાસ ભરૂચ ના ખાસ ભરૂચ પટેલ અંખીવાળા અંખીવાળા કે એટલે પણ બાય કાસ્ટ શું કહેવાય કાસ્ટ કાસ્ટ મોર વાણી મોર વાણી છે એ કોણ એમાં ભય કરો કે ગાંધીજી બોલવાની ગાંધીજી બોલવાની ચાલો તને હાથ તો રહી એકાવન દાદા ભગવાન દાદા જગત તો ખૂબ પ્રશ્ન ગમે તે પ્રશ્ન પૂછો સુખ દુઃખ બીજું કર્મ એ જે આવે પૂછો મરણ જગત કાર્યા કરે કોઈ સર્વે અમારી કોઈ છે નહીં જે સર્વે થયેલો છે તે રીતે સર્વે થઈ ગઈ છે લોકી છોકરો બાબો કે ભગવાને બનાવી દુનિયા અને મોટા સંતે કે ભગવાન દુનિયા બનાવી એ લૌકિક વાત છે મારો બાબો જો સંતે જો એ વાત કેવી કહેવાય લૌકિક વાત આમાં એક શબ્દ તથ્ય નથી જગત માં જે ચાલુ છે ધર્મ એમાં સત્ય નથી એ રિલેટિવ છે કેવું છે સત્ય નથી બરાબર છે એટલે સપનાની વાતો છે બધી અને અહીં જાગ્રત વાતો છે એટલે બે ની વાતો જોઈ પડે છે ને પેલી સપનાની વાતો સપનાની ઉભારી વખતનું સપનું એક બંધ વખતના સપના જગતના લોકો જાણે છે કે આ બધું સપના ને લોકો જાગૃત કે છે પણ એ સપનું છે આપણે આર્કિટેક્ટ તો એ સપના ના ઘરા સાથે આર્કિટેક્ટ નહીં ખરેખર તો શું નામ આપણું મુકુંદભાઈ મુકુંદભાઈ મુકુંદભાઈ મુકુંદભાઈ ખરેખર મુકુંદભાઈ છો લૌકિક માં તો ખરેખર મુકુંદભાઈ લૌકિક માં તો ખરેખર મુકુંદભાઈ અલૌકિક ની ટપાલ તમે લઈ લો છો લઈ લો છો ને હા લઈ લઉં લઈ લઉં છું મુકુંદ મેં ગાળા તમારી પાસે શું જરૂર લૌકિક જે આત્મા જે ધારણ કર્યો છે તો એનો પાઠ તો ભજવવો પડે ને આત્માએ આ દેહ ધારણ કર્યો છે તો એનો પાઠ તો ભજવવો પડે ને આત્મા એ દેહ લૌકિક માં તો રાગ દ્વેષ આવવાના જ ને લૌકિક માં રાગ દ્વેષ બધા આવવાના જ વાક જ ના કહેવાય ને વાક ના કહેવાય પણ એટલે નાટક ના કહેવાય બધું બરાબર છે પણ એ જ્યાં સુધી આત્માની સમજ ન થાય ત્યાં સુધી જે મુકુંદભાઈ છો એવી રીતે વર્તો છો અને કહો છો હું આત્મા છું એટલી મેળ ખાય જેમ કેમ કે બાળક જે છે એમ સમજે છે કે આ ભગવાને દુનિયા બનાવી છે અને સંત બી કે દુનિયા બનાવી છે એવી રીતે બાળક કહે છે કે દુનિયા ભગવાને બનાવી છે બાળક કહે છે કે દુનિયા ભગવાને બનાવી છે સંત પણ કહે છે કે દુનિયા ભગવાને બનાવી છે એ રીતે જે જીવો અહીંયા જીવે છે એ લોકો પોતાનો દેહ ધારણ કરીને દરેક આત્મા જ છે એ દરેક આત્માએ એનો પોતાનો પાઠ તો ભજવવો પડે તો દરેક જીવ જે જન્મ લીધો છે અને દેહ ધારણ કર્યો છે એ લોકોએ પોતાનો પાઠ તો ભાગ ભજવો પડે જે જે ધારણ કર્યો જે નામ ધારણ કર્યું પાઠ ભજવવામાં પાઠ તો હું જ છું એમ માને છે હું છું એમ જો ન માને તો ધારણા રહેતી નથી નાટકી હું ઊભો હોતી નાટકી ડ્રામેટિક ઊભો આ ડ્રામેટિક હું નથી તો ધારણા કેમ રહે જીવનની ધારણા કેમ રહે જીવનની ધારણા કેમ રહે જીવનની ધારણા જે જીવન જીવવા માટે જે ધારણા કેમ રહે સારી રહેવા માટે ધારણા સારી રહેવા માટે સમજ તો જોઈએ ને સમજ બધું કહેવાય ને હું મુકુલ થઈ જવું મુકુલ થઈ ફર્સ્ટ રાઉન્ડ અને તમે આર્કિટેક્ટ જાહેર વાપરી આ બાઈને ઘણી ઘર વાપરી આનો માનવ રાખો કેટલી વાપરી એ બિલીફને દૂર કરવા માટે શું કરવા આ બિલીફોને દૂર કરવા માટે શું કરવું જોઈએ હા એ તમે સમજાય છે જે એમ જે કંઈ સંતો કે જે કંઈ કહે છે એમ કે આ ભગવાને દુનિયા બનાવી છે એટલે એમ લઈએ છીએ આપણે પણ જ્યાં સુધી એનું રિયલાઇઝેશન અથવા એની અનુભવ ત્યાં સુધી ન થાય કે આ મુકુંદભાઈ નથી અથવા આ આર્કિટેક્ટ નથી અથવા ફલાણા નથી તો એ અનુભવ કરવા માટે કઈ વસ્તુ આપણે ધારણ કરવી જોઈએ ના એમ કહે છે બધે કે ભગવાને બનાવ્યું અને એ રીતે બધું જીવન ચાલે છે બધાનું પણ જયારે ખબર પડે કે મુકુંદભાઈ હું મુકુંદભાઈ નથી હું આપતા છું એ ક્યારે ખબર પડે તો પછી થાય ખબર પડ્યા વગર શું કરે રાગ છે રાગ લઈ લે અભિનય કરે પણ કરે નહીં એટલે આસક્તિ ના રહેવું જોઈએ એવું ખરું ના દેખાવ ખાલી અભિનય અને આ તો સાચું રહે આજે અભિનય કરવા માટે સાચામાંથી અભિનયમાં આવવા માટે શું કરવું જોઈએ અભિનય કરવા માટે શું કરવું જોઈએ થાય મારી પાસે અહીંયા આયા આવતા રહો તો એટલે આમાં કરતા નથી એમાં કરતા કરતા માણસો એ કશું કરી શકે નહીં ભગવાન જો કરતા હોત આ દુનિયામાં તો એનાથી કશું જ ના ભગવાન કરતા નથી ના કરતા છે નહીં બધા સાયન્ટિસ્ટો ભેગા થયા મને કહેવા વાળે તમારે ક્લાઇન્ટ છે કહ્યું છે God is created of is world અને તે આબદમાં માનીએ છીએ એ બાબત કેમ તમે મારે by Christian by Indian viewpoint by Muslim viewpoint not by fact by fact the અત્યારે એ તો માણસો જીવે છે એ બધું સમજે છે કે આ બધી ભૂલ ભૂલામણી ભૂલ ભૂલામણી છે છતાંય ખબર નથી જીવી રહ્યા છે અનુભૂતિ અથવા જાગૃતિ કરવા માટે અથવા ભગવાન જે કહેવામાં આવે છે બધા માણસો જો ભગવાન હું મારી જાતને મારે ભગવાન કહું તો એની અંદર કઈ જાગૃતિ અથવા શું કેળવવું દીકરી એ બધો અનુભવ મેળવવા માટે શું કરવું જોઈએ આ બધો અનુભવ અનુભવ કે જાગૃતિ મેળવવા માટે શું કરવું જોઈએ એ તો કરી આપશે આ અમારા આ અમારા મામા આ બધું ન કરવું તો શું કરવાનું જાગૃતિ આવે તો પછી લૌકિક દુનિયા ઉડી જાય જાગૃતિ આવે કે પછી લૌકિક દુનિયા ઉડી જાય તે ધારણ કરવાની જરૂર છે તો આ દેહ ધારણ કરવાની જરૂર શું દેહ ધારણ કર્યો તો આત્મા સાથે લૌકિક ભાષાના જે સંબંધો બંધાય તો એની અંદર જાગૃતિ દિશા માટે સંબંધો ન રાખે શું કીધું જુદા જુદા આત્માની સાથે જુદા જુદા આત્માઓ સાથે સંબંધ છે તો લૌકિક દુનિયામાં તો એ જાગૃતિ સાથે બધા સાથે સંબંધ કેમ રહે જાગૃતિ પૂર્વક સંબંધ રહ્યો જોઈએ બધા જીવો સાથે એ કેમ રહે જયારે અનુભૂતિ કરવાનો સવાલ આવે તો દેહ ધારણાનો સવાલ રહેતો નથી પણ જયારે બનાવવામાં આવી છે અથવા દુનિયા બનાવવામાં આવી છે એનો અર્થ એમ છે કે એનું અસ્તિત્વ જરૂર છે અસ્તિત્વમાં દરેક આત્માએ જે કંઈ પોતાનો પાઠ ભજવવાનો છે અથવા પાઠ લીધો છે એ પાઠ પૂરો કરવો જોઈએ એ પાઠ પૂરો કરવા માટે જાગૃતિ સાથે પાઠ પૂરો કરીએ તો જે બીજા હોય જે કંઈ તે ધારણ કર્યો હોય તો એની સાથે જાગૃતિ સાથે સંબંધ કેળવીને કેવી છે બધા આત્માઓ સાથે જાગૃતિ પૂર્વક ખબર કેમ જાણી શકાય એ કામ બધા જીવો સાથે જાગૃતિ પૂર્વક વ્યવહાર કેમ કરી શકાય જાગૃતિ નથી ને એટલે વ્યવહાર પણ જાગૃતિ આવે કરે ને તો એ જાગૃતિ આવે કેવી રીતે સવારમાં લઈ ગયો હલ બનાવો તો હલ બનાવો તો ઘણો ઊંઘી જાય કારણ શું એ કારણ શું ના એનાથી આ અભ્યાસ છે કરી જાય જો એટલે પૂરો જગાડવો પડે એટલે સુસુપ્તિ ને પછી ચાલુ કરવો પડે સુસુપ્તિ જે છે એને બીજા દૂર કરી શકે કે જાતે દૂર કરવી પડે સુસુપ્તિ જે છે એને બીજો જાગૃત કરી આપે કે પોતાની પોતે જાગૃત કરવું પડે સુસુપ્તિ છે જે વેપાર સુસુપ્તિ છે એને જાગૃત બીજો કરી આપે કે આ પોતે પોતાનું કરે પોતાને જાગૃત થયા કોઈ જાગેલો નહીં પોતાની મુક્ત થયેલો નહીં છૂટો દરેક આત્મા કે દેહ ધારણ કરનાર વ્યક્તિ આપોઆપ જાગે સુસુપ્તિથી દૂર થાય એ કેમ દરેક લૌકિક દુનિયામાં હા લૌકિક દુનિયામાં દરેક વ્યક્તિ લૌકિક દુનિયામાં દરેક વ્યક્તિ કેવી જોઈએ છે માંથી પોતાની મેળે જાગે છે એટલે આ તો રોકી છે ને રોકી માં જાગી જતો આપણી પાસે અવલોકન માં જવું તમે જાગો ખરા મન નું આરામ મૂકે મન નું આરામ મૂકે તો અઢી વાગે ઉઠાય નહીં ત્યાં બાજુમાં કોઈ માણસો પાછો છે તેને સંદાસ શક્તિ હોય ઊંઘવાની શક્તિ ઉઠવાની શક્તિ નથી આ તો બધા શું કરશે મારી જાતને ભગવાન કેવડાવવું મારે મારી જાતને ભગવાન કહેવાવું હોય તો કેમ કેવાય મારે મારી જાતને ભગવાન કેવડાવવું હોય હા તો કે આપને દાદા ભગવાન કેમ કે છે આપને દાદા ભગવાન કેમ કહે છે મને પણ કહેતા નથી દાદા દાદા ભગવાન નું પ્રગટ છે હું પોતે જ્ઞાની પુરુષ છું હું પોતે જ્ઞાની પુરુષ છું દાદા ભગવાન પ્રગટ થયા છે એમને એક કહું છું કે તમારે ત્યાં જેમ દાદા ભગવાન પ્રગટ થયા છે તમે જ્ઞાની પુરુષ છો તો એમ અહીંના બધા હાજર રહેલા આત્મા અથવા વ્યક્તિઓ એને એની અનુભૂતિ કેવી રીતે થાય અથવા જ્ઞાની કેવી રીતે થઈ શકે એ ત્રણસો સાત ડિગ્રીના છે મારે ત્રણસો છપ્પન છે એટલે ચાર ડિગ્રી મારો તેર છે એ બધું ઓળખી શકું છું કે આ ભગવાન સૌ લોકોનો નાશ છે અને હું મારું જ્ઞાની પુરુષ છું મારે ચાર ડિગ્રી પૂરી થાય ત્યારે મારો એક પદ પ્રાપ્ત થાય મારા પ્રતિ પદની ઈચ્છા પણ નથી મારા પ્રત્યે હું પામે છું એ સુખ જગતના લોકો પામે પામો એટલે જગતના જે લોકો છે એ અલૌકિક કેવી રીતે થાય જગતના લોકો પામે આપ કહો છો તો જગતના લોકો આ બધું અલૌકિક કેવી રીતે પામે એ કેવી રીતે પામે તમે આપી શકો ખરા ને આપ આપી શકો ખરા ને બરાબર છે આ આપામાન કીધું એમ તમે ज्ञानी पुरुष છો અને દાદા ભગવાન જુદા છે તો એક વ્યક્તિ અથવા એક આત્મા બીજા આત્માને કે આપી શકે ખરા આપ ज्ञानी पुरुष છો દાદા ભગવાન પ્રગટ થયા છે તો એક આત્મા બીજા આત્મા આપાને કે આપી દે ખરો તમારી પાસે કે પ્રગટ સ્પીયા પણ આપાનો છે આપણે પ્રગટ કેવડ થાય તો એક પ્રગટ કેવી રીતે થાય દેખાડી શકે ખરા આપવા લેવાનું દેનાર ગૌરવ અરે તમારા બ્લન્ડર અને મિસ્ટેક એ તમારા બોસ કે ન હોવા જોઈએ મિસ્ટેક હોવા જોઈએ કે ન હોવા જોઈએ એનાથી અનુભૂતિ જરૂર હોય રાખવું એની એટલે અનુભૂતિ એનાથી થાય છે બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક થી અનુભૂતિ થાય છે બ્લન્ડર્સ અને મિસ્ટેક રાખવાથી અનુભૂતિ થાય પોલીસ ગમે તેવી પરિસ્થિતિમાં ભરી ના જાય તારે પોતાના ગંગલ અને પોતાની મિસ્ટેક નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે લાચારી દૂર કરવા માટે શું કરવું લાચારી દૂર કરવા માટે શું કરવું આ બધું કર્યું તેનાથી લાચારી ઈશ્વર છે કરતા પણ નિષ્કર્મતા જાણવાથી જાણવા લાચારી જાણવાથી સમજવા જાણવાથી કરા આમ કરો આપણે જે કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર રહેતી નથી નહીં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર રહેતી નથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર રહી શકતી નથી તો કર્મ તો કરવું જ પડે કર્મ તો કરવું જ પડે છે કરવાથી સમજદારી વધે છે ના કરવાથી સમજદારી હોય કરતા ભાવે એવું ના કરતા ભાવે મેં કર્યું મેં કહ્યું કરતા ભાવ ના હોય બોલે કરો મેં કહ્યું કરતા ભાવ ના હોય છોકરો મરી જાય સાચું રહે નહીં એટલે ધામા છે જીભર ધામા એક છે only ભગવાન ઈચ્છા ભગવાને બનાવ્યું જેને કઈ પણ ઈચ્છા છે વિચારો કહેવાય ઈચ્છા દુનિયા બનાવી ઘરની ઈચ્છાઓ વિકારો ઈચ્છા વગર અસ્તિત્વ રહે ખરું ઈચ્છા વગર અસ્તિત્વ રહે ખરું અસ્તિત્વ ઈચ્છા વગર ઈચ્છા જો ન હોય તો અસ્તિત્વ રહે ખરું કોઈ પણ પ્રકારની ઈચ્છા છે નિરીક્ષે સંપૂર્ણ નિરીક્ષા ત્યારે વિચાર સ્કીમો પણ ના આવે વિચાર ના આવે વિચાર ના આવે ભગવાન બધા કરી શકે ઈચ્છા વગર રહી શકે બધા ઈચ્છા વગર રહી શકે બધા જીવો ઈચ્છા વગર રહી શકે એક નાની પૂછાય બીજા બધા જગત આવું આવનારું ચાલ્યા અનંતકાળ સુધી જગત ને બનાવી દે કાળ સુધી ચાલવાનું આ પ્રમાણે જગત છે અનાદિ અનંત અનાદિ અનંત છે જગત બનાવવાની જરૂર એ પ્રમાણે અનાદિ અનંત જો જાડા કરવાનો હોય અપેક્ષા છે આદિ અનંત ચાલવાનું હોય તો દરેક જીવની જે અપેક્ષા છે શાંતિ સુખ અને સંતોષ શાંતિ સુખ અને સંતોષ એ કેવી રીતે મળે શાંતિ સુખ અને સંતોષ એ કેવી રીતે મળે એને સુખ હોય શાંતિ જોઈતી સંતોષ જોઈતી હોય ત્યારે આ જગતમાં દરેક જીવોને શાંતિ સુખ અને સંતોષ આપવું દુઃખ જોઈતું હોય ત્યારે દુઃખ જે જોઈતું હોય આપવાની શરૂઆત કરો આપી શકાય આપી શકાય આપી શકાય નહીં તો આપી રહ્યા કોઈને કોઈ પ્રકાર દુઃખ આપી રહ્યા સુખ આપી રહ્યા આ એક આપી રહ્યા ઊંઘમાં આપી રહ્યા સમજપૂર્વક આપો સમજપૂર્વક કેવી રીતે નક્કી કરો મારા શું સંતોષ એ આપવું તો તમે એ આપવા પડશે કે સુખ તમારે ત્યાં સંતોષ તમારે ત્યાં આવશે દુઃખ આપશો જે આપો એ પાછું આપશો અને જે આપવું એ જે સુખ જોઈતું હોય તે આપો બાબુ ઉતરવાની જરૂર નથી ધર્મમાં એમ તો ધર્મ આટલું એક જ જગ્યાએ શું કમી આવી ગયું બધું આવી ગયું અને મુક્તિ રીતે મુક્ત બુદ્ધિ પાસે જ આવે મહેનત કરી ના પાડે કારણ મોક્ષ મુક્તિ એ સરસ છે ઉત્તમ છે પ્રાપ્તિ પ્રાપ્તિ છે મુક્ત થવું સારું દુનિયાની અંદર જાગૃત રહેવું મુક્ત થવું સારું કે દુનિયાની અંદર જાગૃત રહેવું સારું જાગૃત રહી રહેવું સારું જાગૃતિમાં ગમે તેવી જાગૃતિ હોય પણ દુનિયા ખબર છે મુક્તિ ને ભોગવી જગત આખું જીવ માત્ર દુઃખને ખોરે દુઃખ કોઈ જીવને પ્રિય નથી માટે દુઃખ મનુષ્યમાં મર્યું તે દુઃખ અંતે દુઃખ વાળું હોવાથી લોકોને ગમતું નથી કારણ કેમ તમારે શું જોઈએ છે ત્યાં સુધી આવો દુઃખવાળું ના હોય કાયમ હોવું ત્યાં પછી આ તો કલ્પિત સુખ છે અને કલ્પિત દુઃખ છે ભલે કલ્પિત સુખ હોય પણ એમને દુઃખ ના હોવું જોઈએ ભલે કલ્પિત સુખ રાખો કલ્પિત સુખ નો નિયમ છે એક્શન અને રિએક્શન વાળો હોય એટલે સુખ દુઃખ બધું સાથે પોતાનું સનાતન સુખ સ્વાભાવિક સુખ એ પ્રાપ્ત થઈ જાય એટલે સનાતન સુખ એટલે કાયમ સુખ પ્રત્યે દુઃખ આવે નિરંતર પરમાનંદ જે કાયમ નો છોકરો હોય તમે શું કેટલું બધું ઉભરાય ત્યાં આજુબાજુ પ્રકરણ દરેક પણ વાતાવરણ અને કાયમ અને તે અધિકાર ફક્ત હિન્દુસ્તાનના મનુષ્યો માટે છે બહારના લોકો માટે અધિકાર હિન્દુસ્તાનના લોકો માટે અધિકાર છે હિન્દુસ્તાન લોકો માટે અધિકાર છે કાયમના સનાતન સુખનો અધિકાર હિન્દુસ્તાનના લોકો માટે અધિકાર શું ફોરેનના લોકો માટે સુખ અને દુઃખ આ બે મનની સ્થિતિ નથી સુખ અને દુઃખ એ સુખ મનની સ્થિતિ નથી મનની સ્થિતિ છે મનની સ્થિતિ છે પણ અસર તો થાય તો મનની સ્થિતિ એટલે આપણે કહીએ ના મને કઈ વાંધો નથી લાગતો દધેલે મન મનને ના કહીએ એટલે દધેલું ખબર પડ્યા કરે એક માણસ હોય બહુ જ નરમ હોય અને એક આજીજીનું હોય એને બહુ દુઃખ લાગે અને એક નરમ હોય એક નરમ નરમ માણસ હોય નરમ પ્રકૃતિનો માણસ જો હોય એ દાજી ગયો હોય તો એને બહુ દુઃખ લાગે અને એક જાડી ચામડીનો હોય જાડી ચામડીનો ખડતલ હોય ઘણી વખત દાજો હોય સુખ ન પણ દુઃખ એ દુઃખ સહન નહીં કરી કારણ કે આવશ્યક દુઃખ રહેવાનો આવશ્યક કેમ કરી શકે એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને દુઃખ તો ભોગવવું પડવાનું આપણને લાગે છે કે એને લાગ્યું ભાવીને પડે આપણને લાગે છે હા એમને નથી લાગ્યા હા એ આપણને લાગે છે કે એમણે દુઃખ ભોગવ્યું પણ એમને નથી લાગતું કે એમણે દુઃખ ભોગવ્યું છે લાગે તમને બધા લાગે નથી લાગતું અત્યારે મને દુઃખ પડે તો તમને એમ લાગે એવું દુઃખ પડે તો એમનું ના કારણ વગર જુદા છે એ વ્યક્તિને એ રીતની અનુભૂતિ કેમ પોતાના હોપની વાત છે અને દુઃખ બોડીમાં તેમાં બોડીમાં જે બોડીમાં રહેશે તેને હોમમાં રહેશે આ તો હોમમાં કેવી રીતે જવું હોમમાં કેવી રીતે જવું પણ જીવ મોક્ષે જાય તો ઈ એન્ડ ગણાય ડેવલપમેન્ટમાં આ જગત નું બિગનિંગ એન્ડ નથી હા તો જીવ તો મુક્ત સ્વરૂપ જ છે પણ માન્યતાઓ છે તે માન્યતા છૂટી જાય એટલે છૂટી જાય બે જાતે રહેવાથી માન્યતા ઉભી થાય વિશેષ ગુણધર્મ થયા તેથી બંધેલો છે બે છૂટું કરી હાલે એટલે પછી છૂટી જાય આમ કઈ નવું કશું નહીં હેરાન ના કહે જગત ના એમ ના કહેવાય સેકન્ડ સેકન્ડ સ્વરૂપે આવ્યું આવું સૂર્ય ચંદ્ર તારા મોટે જાય તો એ બધે બીજા આવવા ક્યાંથી આવ્યા કરે નવા જીવો ક્યાંથી આવ્યા કરે જગતમાં અજીવ રાજ્ય માંથી આવવાના ઈ શું અજીવ રાજ્ય એટલે શું વ્યવહાર રાજ્ય એટલે વ્યવહારમાં આવવાના અવ્યવહાર રાશિ ના જીવો અનંત જીવો છે વ્યવહારમાં આવવાના અને વ્યવહારમાં જેટલા જીવ મોક્ષે ગયા એટલા બીજા વ્યવહારમાં આવે એટલે વ્યવહાર તેવો તેવો રે તો આગુબાજુ થયેલું ના દેખાય અવ્યવહાર જીવ વ્યવહારમાં આવે હા પછી અવ્યવહાર જીવ જીવમાં ખલાસ ના થઈ જાય અવ્યવહાર જીવ માં આવતા જાય તો ત્યાં ખલાસ ના થઈ જાય અવ્યવહાર જીવ આનંદ માંથી ઓછું થાય ને વ્યવહારમાં અનંતમાં ઓછું ના થાય શું થયું આનંદમાં ઓછું ના થાય સંખ્યાત્મક થાય અસંખ્યાત્મક ઓછું થાય મનુષ્ય ક્યાં બાકી તો આનંદ છે એટલે એ સંખ્યાત મનુષ્ય એટલા જ સંખ્યાત બાકી બીજા એટલે એમ કે છે કે મનુષ્ય બીજા સંખ્યા એટલે અનંત કેવાય અનંત કેવાય ને અનંત ના કેવાય ને અસંખ્યા સંખ્યાત્મા નહીં અને અનંતમાં નહીં આ બધા જે છે દેવલોક કે અનંત ગણાય અસંખ્યાત અનંત નહીં અસંખ્યાત અનંત અવ્યવસ્થા છે અને મોક્ષે ગયેલા તે આનંદ થયો તો અમારી ઓછું થાય બીજા આવવાની જરૂર ના પડે હા અસંખ્યાત અને અનંત નો અસંખ્યાત અને અનંત એનો ભેદ શું છે અસંખ્યાત અને અનંત એનો ભેદ શું છે ખૂટે નહીં એમ અસંખ્યાત ખૂટે ખૂટે એમ અસંખ્યાત ખૂટે ખૂટે એમના અસંખ્ય પડવા જોઈએ બીજા એ અપેક્ષા નાખવાની જરૂર નહીં હવે બરોબર અને સંખ્યાત અને અસંખ્યાત માં ફેર સંખ્યાત અને અસંખ્યાતમાં આપણે ગણી શકાય છે અનંત બધા અંતર ના આવે અંત છે અસંખ્યાત નો પણ ખરેખર એ અંત આવતો નથી પણ ખરેખર એ અંત આવતો નથી અસંખ્યાત નો આવે પણ તેટલામાં બધા અવ્યવહાર માંથી વ્યવહારમાં આવી જાય છે બીજા પડે એટલે પછી હકાર પાંચે ગયા બોલશે પાંચે એટલે એટલે આમ ક્વોન્ટિટી એટલી ને એટલી જ રહે છે એની સંખ્યા એટલી ને એટલી જ રહે છે અસંખ્યાત્મા અસંખ્યાત્મા સંખ્યા બે વસ્તુ એનું દાદા તમે કહ્યું છે કે જગત ની વ્યક્તિ અડધી થઈ જવાની છે તો એ જીવો ના રૂપે જ રહેશે એ જીવો મનુષ્ય જીવો ના જ રૂપે પાછા અહીંયા રહેશે તેથી વધી ગઈ સુધી વધારે તો કશું પ્રશ્ન જો બ્રહ્માંડ લોક ને અલગું બનેલું છે તીર્થંકરો જ્ઞેય હોય એટલે જ્ઞેય હોય તો આત્મા જાણી શકે તીર્થંકરો આલોક છે ખબર કેવી રીતે પડે લોક તો ખબર પડે કેવો કેવો દેખાય પણ આલોક કેવી રીતે ખબર પડે જ્ઞેય વગર કેવી રીતે આત્મા જાણે તમને પૂછે છે કે આ બ્રહ્માંડમાં લોક અને અલોક બંને છે કે અલોકમાં કોઈ જ્ઞેય નથી પરમાણુ નથી એટલે જ્ઞેય નથી તો આ જે તીર્થંકરો એ જોયું અલોક ને પણ જોયું તો કેવી રીતે જોઈ શકે ત્યાં તો કઈ છે જ નહીં જોવા માટે આત્મા ત્યાં જાણી કેવી રીતે શકે આવું બધું આત્માનું કરીને મમા ત્યાં પડે હવે પૂછતા છે આપડે કોમનું ના હોય કામનું નથી આપણું પૂછવું છે બધા કોમનું ના કહેવાય એવું છે તારે પોતાનું કરતા કરતા ફાવતું અને જાણીએ છે બધાનું યાદ તો રહે નહીં હું તો ને બધા ડોલર બળી જાવ કરવા ત્યાં બોલવાનું